અજ્ઞાનથી જ મોક્ષ અટક્યો જૈનોમાં કહ્યું છે રાગ દ્વેષને અજ્ઞાન કાળ ને વેદોમાં એ કહ્યું કે મળ વિક્ષેપને અજ્ઞાન કાળ એટલે આ બંનેમાં અજ્ઞાન કોમન છે મુખ્ય છે જો જ્ઞાની પાસેથી જ્ઞાન મળે તો બધું જ અજ્ઞાન નીકળી જાય તેમ છે જૈનોએ કહ્યું કે ઉપયોગ રાખો અને વેદાંતોએ કહ્યું કે સાક્ષી ભાવ રાખો આ સાક્ષી ભાવે રહેવા જાય પણ લગ્નમાં તો નથી રહેવાતું આ બધા તો ઉપચારો કહેવાય જ્ઞાની ના મળે ત્યાં સુધી દવા તો ચોપડવી જોઈએ ને ઉપચાર તો કરવા જોઈએ ને ને જ્ઞાની મળી ગયા તો તો કામ જ થઈ ગયું મહીં બેઠા છે એ શુદ્ધાત્મા ભગવાન છે એમણે મને યોગ કરી આપ્યો છે એમનો ધંધો યોગક્ષેમ કરી આપવાનો છે હવે એમણે તમને યોગ કરી આપ્યો તેથી તમને અમારો ભેટો થયો અને મહાપરાણે થાય એવા જ્ઞાની પુરુષનો ભેટો થયો છે તો જ્ઞાની પુરુષ હવે તમને ક્ષેમ કરી આપશે જ્ઞાની ચાહે સો કરી શકે યોગ થઈ ગયો એટલે કામ થઈ ગયું શુદ્ધાત્મા યોગ ભેગો કરી આપે ને ત્યાં પછી ડાપણ કરે ને તો થઈ જ રહ્યું ને આ તો સ્વચ્છંદ રોગ એવો છે કે ક્રોનિક થઈ ગયો છે સ્વચ્છંદ એટલે ઓવરવાઇઝ આ તો મારે દાદર આવવું હોય તો પહેલાં એનું જ્ઞાન હોવું જોઈએ ને જો ઘર ના મળે તો મારે કોઈ ભૂમિયાને પૂછવું પડે એવું મોક્ષે જવા કોઈ ભૂમિયાને પૂછવું પડે આ ભીમે તો લોટાને ગુરુ બનાવ્યો ને ઓમ નમઃ શિવાય ઉપર લખ્યું તો શિવ પ્રગટ થયા આ તો ભીમ તેને તો બધા ઉપર તરત જ અભાવ આવી જાય માટે તને જેની ઉપર અભાવ ના થાય એવાને ગુરુ બનાવ ને આગળ ચાલ આ તો પોતાને માથે ઉપરી રાખીને ચાલવાનું તેનાથી સ્વચ્છંદ ના થવાય તું હી તું હી શાસ્ત્રોમાં લખેલું છે એ શું છે ક્રમિક માર્ગ તું હી તું હી એ પહોંચવાનું સાધન આત્મા તું જ છે બધે હું તો ક્યાંય છું જ નહીં છતાં તું હી તું હીમાં આત્મા માટે ભેદ રહે છે શ્રદ્ધા અને જ્ઞાનથી એક રહે પણ ચારિત્ર્યથી ભેદ પડે છે અમે તો હું હી હું હી બોલીએ તું ને હુંનો ભેદ પાડે તો ક્યારે ઠેકાણું પડે આ તો ભગવાનને ભગત એમ તું ને હું બે જુદા એવો ભેદ પડે તો તો આપણું ઠેકાણું ક્યારે પડે છતાં અમને કોઈ જ્ઞાની પુરુષ મળી જાય તો ઉકેલ આવી જાય